એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ મારા નાના નાના ભૂલકાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો વલસાડમાં બેઠા બેઠા કહાન ભાઈ વાર્તા સાંભળે છે આવો આવો કહાન આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ રવજીભાઈ કાચાની આ વાર્તા છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું વાર્તાનું નામ છે મિની માસીનું દૂધ કાન ધ્યાનથી સાંભળજો મિની બેન તો ખૂબ ભૂખ્યા થયેલા હો ત્યારની આ વાત છે એમને તો મિષ્ટાન મળેલું નહીં એટલે થોડી નબળાઈ જણાતી હતી ઉઠીને ભગવાનને પ્રાર્થના કરી હે ભગવાન આજે જમવામાં મીઠાઈ મળે એવું કરજો પછી તો સાફ સુથરા થઈ મિની માસી તો નીકળી પડ્યા આવ્યા એક સોસાયટીમાં હો હા તમે રહો છો એવી જ સોસાયટી સોસાયટી વચ્ચે પેલા ડાઘિયા કૂતરા પાછળ થયા વાવ વાવ વાવ વાવ કરતા અને મિની માસી તો ડરના મારા જે મારે કૂદકો ને પહોંચી જાય વંડી ઉપર હો વંડી ઉપર બેસી દિવાલ ઉપર બેસી ને આમ પાછળ જુએ ડાગ્યો તો પહોંચી શકે નહીં ડોળા ફાડીને ઘૂરકે ને મિની માસી અંગૂઠો બતાવીને પેસી જાય ઘરમાં કૂતરા તો બિચારા હાથ ઘસતા પાછા વળી જાય હો કાન અને તો છોકરાઓ પણ ઘર બંધ હતું ઘરમાં કોઈને ભાડા નહીં એટલે ઘરની પ્રદક્ષિણા કરી ઘરની ફરતે ફર્યા મીની માસી તો એક બારી ઉઘાડી જોઈને મીની માસી મૂછમાં હસ્યા સીધા બારી વાટે અંદર ચોર પગલે પહેલા બધે ફરી ફરીને નિરીક્ષણ કર્યું જોઈ લીધું બધું સલામત જગ્યા છે એમ માનીને રસોડે નજર ફેરવી પણ એમને તો ભારે નિરાશા સાંપડી હો ખાવા પીવા જેવું કાંઈ નજરે ચડ્યું નહીં અચાનક ગેસના ચૂલા ઉપર મીની માસીનું ધ્યાન ગયું એમ બોલ્યા અને સૂંઘી જોયું તો તપેલીમાં તો દૂધ હતું મીની માસી તો પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા રાજી રાજી મનમાં થયું કે ચાલો આજે દૂધની મહેફિલ માણીએ પણ તપેલી તો ઢાંકેલી હતી નજીક ગયા મોંમાંથી તપેલીનું છીબું દૂર કરવા પ્રયત્ન કર્યો મોંથી હો મોંથી તપેલીનું છીબું દૂર કરવા પ્રયત્ન કર્યો ઓય માં શબ્દો મોંમાંથી નીકળી પડ્યા તપેલી અને દૂધ ગરમ હતા હવે શું કરવું ત્યાં એક વિચારનો ચમકારો થયો મિની માસીને હાથ વડે છીબું ધકેલ્યું તો છીબું ખસીને પડી ગયું ઠણ કરતું દૂધની તપેલી છલો છલ ભરેલી હતી ભાઈ વાહ આજે તો દૂધ પાક બાસુંદી રસમલાઈ બરફીનો એક સાથે સ્વાદ માણવા મળશે મીની માસી ભૂખની લાઈમાં ભૂલી ગયા કે દૂધ ગરમ છે જેવું મો દૂધમાં નાખ્યું કે કરતા પાછા પડ્યા હો કોઈ વાંધો નહીં થોડી વાર રાહ જોઈએ ક્યાં ભાગી જવાનું છે એમને તો ગરમ લાગ્યું હતું ધીરજના ફળ મીઠા એમ માનીને મિની માસીએ પ્લેટફોર્મ પર લંબાવ્યું ને લાંબા થઈને સૂતા ભૂખનું દુઃખ ભૂલીને ઊંઘી ગયા હે તો કાન રાત્રિના પહેરદાર ઉંદરો એ પણ એ ઘરમાં રહેતા હતા ઘર બંધ છે એમ માનીને ચૂનું મુન્નું ને મમ્મીએ ના પાડી હોવા છતાં રોફ મારવા નીકળી પડ્યા આખા ઘરમાં ફરી વળ્યા પણ ક્યાંય ખાવા પીવા જેવું મળ્યું નહીં મુનુ કે ચાલ બહાર જઈએ અહીંના લોકો ભારે લોભિયા અને કંજૂસ છે બધું તાળા ચાવીમાં મૂકેલું છે હા હો ચૂનું તારી વાત તો સાચી છે લ્યા પણ થોડી વાર મારી રાહ જો પહેલાં હું રસોડામાં જઈ આવું હા શક્ય છે કે કંઈક મળી જાય એમ કહીને મુનું તો પહોંચ્યો રસોડામાં બધે તપાસ કરીને સૂંઘી જોયું ક્યાંકથી અને દૂધની સુગંધ આવી હો આ ઉંદરને એનું નાક બહુ સતેજ હતું દૂધની સુગંધવાળી દિશામાં ગયો ને જોયું તો દૂધનું કુંડું હતું આનંદના અતિરેકમાં ભૂલી ગયો કે તેનો ભાઈ ચૂનુ તેની રાહ જુએ છે મુનુ ઝડપથી તપેલી પાસે જઈને મો નાખીને જોવા જાય તો બાજુમાં મીની માસી અરર માયરા એમ કહીને મુનુએ તો પારોઠના પગલાં ભર્યા હો પાછો પાછો આવવા માંડ્યો સીધો દોડતો દોડતો દોડતો દોડતો ચૂનુ ઉંદર પહોંચ્યો મુનુની પાસે ચૂનુ પાસે પહોંચ્યો મુનુ અને મુનુને શ્વાસ ચડી ગયો હાંફતો હતો ચૂનુ કહે શું થયું કેમ આટલો શ્વાસ ચડી ગયો છે મોત મોત અરે ભાઈ મરી જાશું એટલું તો માંડ બોલી શીખો શું થયું મને વાત તો કર અરે ત્યાં તો દૂધની તપેલી ભરી છે પણ મીની માસી ચોખ્ખી કરે છે એને જોઈને હું તો ભાગી આવ્યો છું મુન્નુએ જવાબ દીધો એમ ભાગી થોડી હોવાતું હોય ભગાતું હશે કાંઈ મીની માસી ક્યાં કોઈ વાંક દીપડો છે તે ડરી જવાય હે ચાલ બતાવ આમ કહીને ચૂનુ મુનુ આવ્યા રસોડામાં હો કહાન જોયું તો ખરેખર મીની માસી દૂધની ચોખ્ખી કરી રહ્યા હતા ભાઈ એટલી વારમાં ચૂનુ ના મગજમાં ચમકારો થયો ને મુનુને કે જો આપણા સગા સંબંધીઓને બોલાવી આવો ને કેજે ચાલો દૂધપાક પીવા આવો બધા મુનુ હતો કઈ ગ્રહો થોડીક વારમાં ઉંદરોની ફોજ આવી પહોંચી ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ચૂં ચૂં કરતી ચૂનુએ નાક પર આંગળી મૂકીને ચૂપ રહેવા સૂચના આપી બધાને અવાજ નહીં પછી કહ્યું એક એક જણ વારા ફરતી દૂધ પીવા માંડો જાઓ જલ્દી કરો માસી જાગી જાય એ પહેલા દૂધ પૂરું થઈ જવું જોઈએ અને ભાઈ ઉંદરો તો વારા ફરતી જેવી જેની શક્તિ એટલું દૂધ પીવા માંડ્યા હો થોડીક વારમાં તો તપેલી ખાલી છેલ્લે ચૂનું મૂનું પણ લાવો લઈ આવ્યા ચૂનું હવે અમે જઈએ હો ઉંદરોએ પૂછ્યું ના થોડી વાર થોભો મિજબાની પછી મુખવાસ તો ખાવો પડે ને તમે બધા પેલા ઘોડા ઉપર લાઈનમાં ગોઠવાઈ જાઓ જાઓ પછી જુઓ મારો ખેલ ચૂનુના કયા પ્રમાણે બધા ઉંદરો ગોઠવાઈ ગયા પોતાના પરિવારને જોઈને મુનુની બહાદુરી ફૂટી નીકળી બોલ ચુનુ હવે શું કરવાનું છે હવે આપણે મિની માસીને જગાડવાના છે હે ના ભાઈ ના મિની માસી જાગી જાય તો આવી જ બને ને બાર વાગી જાય ખબર છે બાર વાગી જાય આપણે તો કાંઈ નહીં થાય તું જોયા કર એમ કહીને ચૂનું પહોંચો મિની માસીની પાછળ તેણે પોતાની પૂંછડી માસીના કાનમાં નાખી મિની માસી તો સડબડ્યા જોનારાને મજા પડી મુનુમાં હિંમત આવી એણે માસીના નાકમાં પૂછડી નાખી ઓહો માસીને માસીને આવી છીક છી જાગી ગયા એ તો જોયું તો એની સામે નાના મોટા ઘણા ઉંદરો બેઠેલા જોયા મિની માસી સપનું છે કે હકીકત છે એ નક્કી ન કરી શક્યા હો કાન આટલું મોટું સ્વાદિષ્ટ ભોજન સામે ચાલીને આવે એવી કલ્પના માસીએ કરેલી નહીં ઓહો આટલા બધા ઉંદર ખાવાની મજા પડશે મીની માસીએ વિચાર્યું કે ઉતાવળે આંબા ન પાકે થોડી ધીરજથી કામ લેવું પડશે પેલા દૂધની ભૂખ શાંત કરી લઉં પછી એ છલાંગમાં બે ચારને તો દબોચી લઈશું અને પછી ત્રણ ચાર દિવસનું સુખ જમવાનું જ નહીં આટલા બધા ઉંદર ખાઈશ પછી મીની માસીએ તપેલીમાં જોયું તો તપેલી ખાલી દૂધ ક્યાં હવે તો ભોજન કરવું જ પડશે એમ વિચારીને મીની માસીએ પેંતરો બદલો જ્યાં તરફ મારવાની તૈયારી કરી ત્યાં પાછળથી ચૂનું મૂનું બોલ્યા કેમ છો મીની માસી મજામાં છો ને અરે બેટા તમે હું તમારા માટે દૂધનું ધ્યાન રાખીને બેઠી હતી થયું કે મારા ચૂનું મૂનું માટે દૂધ રહેવા દઉં દૂધ કેવું લાગ્યું બેટા હા હા ખૂબ મજા પડી ખૂબ મજા પડી એક સાથે ઉંદરોએ કહ્યું મિની માસીને તો કાપો તો લોહી ન નીકળ્યો ગુસ્સો તો એવો ચડ્યો પણ સમસમીને બેસી રહ્યા બિચારા મિની માસી હિસાબ બરાબર બે દિવસ પહેલા દૂધવાળાની દુકાનમાં અમને મૂકીને તમે દૂધ સફાચટ કરી ગયેલા યાદ છે ને આજે અમારો વારો જેવા સાથે તેવા ગુડ બાય આવજો મિની માસી એમ કહીને ઉંદરોની પલટન તો ગાયબ થઈ ગઈ મિની માસી ભૂખ્યા તરસ્યા ધોયેલ મૂળાની જેમ બીજું ઘર ભાટકવા માટે જમવા માટે ચાલ્યા ગયા હો તો કાનભાઈ આવી હતી આ મિની માસીની વાર્તા ઉંદરો જેવા સાથે તેવા થઈને રહ્યા તો ભાઈ તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બધાને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો